બોલો હલો સંભળાય સંજય હા સંભળાય આ સંન્યાસ અને યોગમાં જે કર્મ ત્યાગ માટે જે વાત કરી ને આપે કાલે એમ કીધું ને કે સંન્યાસ અને યોગ બંનેમાં ભક્તિ સાથે હોય તો જેને પ્રભુનું સામીપ્ય મળે છે તો એમાં આપણે સંન્યાસ યોગમાં તો ખ્યાલ એટલે કર્મ યોગમાં તો ખ્યાલ આવે છે કે કર્મને પ્રભુને સમર્પિત કરી દેશે તો એને ભક્તિ ભક્તિ સાથે કનેક્ટ કરી શકાય છે પણ કર્મ ત્યાગમાં એટલે કરતાપણાના ત્યાગમાં એને ભક્તિ સાથે આપણે કેવી રીતે જોડ્યું હોય એ સમજવું હતું જય જય કર્મ ત્યાગ ને ભક્તિ સાથે કેવી રીતે જોડવું કર્મ ને તો ભક્તિ સાથે જોડાય કર્મ ત્યાગ ને કેવી રીતે જોડવું કર્મ ત્યાગ તો અહીંયા વ્યાખ્યાકારે જ પોતે એને સ્પેસિફાઈ કર્યું છે ને એટલે આવતીકાલે એટલે આપણે એ વાત થઈ કે સંન્યાસ અને યોગ બંનેથી એને સરખું જ ફળ મળે છે પ્રભુનું સામીપ્ય અને કાલે જે રાજાની સાથે વાત થઈ ને એમાં આપ એમ પણ બોલ્યા હતા કે ભક્તિ સાથે હોય તો જ આ સામીપ્ય મળે છે એટલે ખાલી સમજવા માટે કે કર્મ ને આપણે અનુષ્ઠાન કરીએ તો એ તો પ્રભુને અર્પિત કરી દઈએ પ્રભુને અર્પણ કરીને જો એ કરે છે તો એ આપણે ભક્તિ સમજી શકીએ કે એને ભક્તિ કહેવાય એમ ભક્તિ સાથે કરી રહ્યો છે પણ જો કર્મ ત્યાગ છે એટલે એમાં કરતા પણ આ ત્યાગ છે હું સમજુ છું કર્મ ત્યાગ એટલે તો એને આપણે ભક્તિ એટલે પ્રભુ કરતા કારતા હરી એવું એવું વિચારતો હોય એવું તો ના હોય ને એ કર્મ ત્યાગમાં કેવી રીતે આવે સમજવું હતું જે ભક્તિનું કનેક્શન એટલે ફલાશક્તિ રહિત એમ એ તો કાલે વ્યાખ્યાકારે સ્પષ્ટ કર્યું છે કર્મ સંન્યાસાત એટલે કેવલમ કર્મ ત્યાગાત મદાજ્ઞયા ફલ અનભિલાષેણ મદર્પણ ધિયા કર્માનુષ્ઠાનમ ઉત્તમમ એટલે પ્રભુને અર્પણ કરવાની દ્રષ્ટિથી પ્રભુની આજ્ઞા માનીને ફલની અભિલાષા રાખ્યા વિના જે કરવું એનું નામ કર્મ સંન્યાસ એટલે કર્મયોગ એટલે અર્પણ કરવું કર્મયોગ અને કર્મ ત્યાગમાં નથી થોડું કન્ફ્યુઝન થાય છે જે સમજાતું નથી નહીં કર્મ કર્મયોગ અને કર્મ ત્યાગ હા એ બે માં શું ડિફરન્સ એ કોઈ અલગ વસ્તુ નથી ને સંન્યાસ એટલે કર્મ ત્યાગ નહીં એટલે જ્યારે સાંખ્ય અને યોગ આ બે ના સામે આપણે બે માર્ગ જુદા રાખી અને વિચારી રહ્યા છીએ તે વખતે હવે જો દરેક ને પરિભાષિત કરવામાં આવી રહ્યા છે એટલે પરિભાષાને સ્થિર રાખીને વિચારશો તો કન્ફ્યુઝન નહીં થાય જ્યારે ભગવાનને એમ પૂછી રહ્યા છે કે સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગંચ શંસતી કર્મમાં સંન્યાસ અને ફરી પાછો કર્મયોગ આમ બે તમે વાત કહી રહ્યા છો તો શંકા થઈ રહી છે એટલે પ્રશ્નકર્તા જે છે એ પોતે આ જે શબ્દો છે એનો શું અર્થ સમજી રહ્યા છે એને લક્ષ્યમાં લઈને ભગવાને ઉત્તર આપી રહ્યા છે એટલે અર્જુન એમ સમજી રહ્યા છે કે કર્મોનો સંન્યાસનો મતલબ એ થાય છે કે કર્મનો પૂર્ણ રૂપથી ત્યાગ જે એનો ગઈકાલે આપણે માયાવાદીઓની દ્રષ્ટિથી વિચાર કર્યો હતો નૈષ્કર્મ સિદ્ધિ વાળું અને બીજી તરફ કર્મયોગ એટલે જે મીમાંસકોની દ્રષ્ટિથી આપણે વિચાર કર્યો જેમાં એમનો દ્રષ્ટિ એ છે કે આમનાયસ્ય ક્રિયાર્થત્વાત આનર્થક્યમ અતદર્થાનમ તો એ દ્રષ્ટિને મનમાં રાખી અને અર્જુન પૂછી રહ્યા છે કે જ્યારે આપે અમને જે કઈ પણ આગળના ચોથા અધ્યાયમાં નિરૂપણ સમજાયું પરંતુ આ જે શબ્દો છે એ શબ્દો પરંપરાથી આવો અર્થ આપણને સમજ આપી રહી છે તો હવે આપ મને સ્પષ્ટ કરો કે આમાં આપનો શું અભિપ્રાય છે એટલે ભક્તિ સાથે ભગવાને એ ઉત્તર આપ્યો કે બંને કારક છે એટલે અગર કોઈ સંન્યાસી થઈ રહ્યો છે એટલે જ્ઞાન માર્ગી થઈ રહ્યો છે તો એનો પણ નિશ્ચય પ્રાપ્ત થશે અને તે જ રીતે અગર કોઈ જ્ઞાન માર્ગી ન થઈને કર્મ માર્ગ દ્વારા ઉદ્ધારની ઈચ્છા રાખી રહ્યો છે તો એનો પણ નિશ્ચય થશે પ્રાપ્ત થશે હવે રહી વાત એ કે કર્મ સંન્યાસના કરતા કર્મયોગ શ્રેષ્ઠ છે એવું જ્યારે ભગવાન કહી રહ્યા છે તે વખતે પહેલો જે ઉત્તર છે એ ઉત્તર તો ભગવાન કર્મ સંન્યાસ અને કર્મયોગ એની ભગવાનને જે પરિભાષા સ્પષ્ટ છે એ દૃષ્ટિથી આપેલો ઉત્તર છે કે કર્મ સંન્યાસથી પણ તાત્પર્ય એ છે જે આગળ ભગવાન કહે છે અત્યાર સુધી સમજાયું પણ છે એ બંનેથી નિશ્રેયસની પ્રાપ્તિ થાય છે પણ અર્જુન જે રીતે કર્મ સંન્યાસનો અર્થ એ માની રહ્યા છે કે કર્મ સંન્યાસનો મતલબ કર્મને છોડીને એને જ્ઞાન માર્ગનું અનુસરણ કરવું કર્મ છે તુચ્છ છે એવું માનીને ને તો ભગવાન એમ કહી રહ્યા છે કે એના કરતા કર્મયોગ ઉત્તમ છે એટલે મીમાંસકોએ જે રીતે કહ્યું કે લુલા લંગડા કે બુઢા રોગીઓ છે એ લોકો માટે સંન્યાસ માર્ગ છે તેના સામે જ્ઞાન માર્ગી એટલે માયાવાદીઓ એ લોકો એમ કહ્યું કે સકલ શાસ્ત્ર છે એનો જે ઉત્તરકાંડ ઉપનિષદકાંડ જ્ઞાનકાંડ છે એટલે જ્ઞાનમાં જ તાત્પર્ય છે એટલે એના પહેલાનું જે કંઈ પણ કર્મ છે એ કર્મ નિરૂપક શાસ્ત્ર છે એ અર્થહીન છે એનાથી ક્યારે પણ નિશ્રેયસ થઈ ન શકે એટલે માયાવાદીઓ જ્ઞાનમાર્ગીઓ છે એ કર્મને છોડવા ઉપર વધારે ભાર આપી રહ્યા છે તે સામે કર્મવાદીઓ છે એ જ્ઞાનને કેવલ વાણી વિલાસ કે ટાઈમ પાસ ગણાવી અને કર્મ ઉપર વધારે ભાર આપી રહ્યા છે તો ભગવાન અહીંયા વચ્ચે એ વિષયમાં સ્પષ્ટતા કરી રહ્યા છે કે જો કર્મ સંન્યાસનો મતલબ તું એમ સમજતો હો કે માયાવાદીઓ જેવી રીતે કહી રહ્યા છે અથવા તો જ્ઞાન માર્ગીઓ જેવી રીતે કર્મનું ગણપતિ બાપા મોરિયા કરવા ઈચ્છી રહ્યા છે તો એવી દ્રષ્ટિથી તું કર્મ સંન્યાસને સમજતો હો તો એના કરતા હું એમ કહી કે એના કરતા તું કર્મ કરે એ વધારે સારી વાત છે અને જે કર્મ કરવા છે એટલે કર્મ સંન્યાસાત એટલે કેવલમ કર્મ ત્યાગાત જ્ઞાન વૈરાગ્ય યોગ આ બધાની ગુણો વિના કેવલ કર્મને છોડવા માટે કર્મ સંન્યાસ એમ સંન્યાસી થઈ ગયા અમે તો મને કઈ હવે લાગુ પડતું નથી એમ કરી અને કોઈ સંન્યાસી થઈ જઈ રહ્યો છે તો ભગવાન કહે છે કે એના કરતા હું એમ માનું છું કે મારી આજ્ઞા કર્મ કરવાની છે એ સમજીને ફલની અભિલાષા રાખ્યા વિના કર્મ અને કર્મ ફલને મને અર્પણ કરવાની બુદ્ધિથી કર્મયોગ કરવું એટલે કર્મનું અનુષ્ઠાન કરવું એ હું ઉત્તમ માનું છું હાજી એટલે આ પેલા નાના પુસ્તકમાં એનો અનુવાદ વાંચ્યો હતો ને એમાં ખાલી કર્મ એટલે કરતાપણાનો ત્યાગ એવું વાંચ્યું ને એટલે મને થોડું સમજ ના પડી એટલે કયું નાનું પુસ્તક આ ભગવદ ગીતાનું પેલું પીળું નાનું ખાલી અનુવાદનું પુસ્તક આવે ને એમાં કર્મનો ત્યાગનો મિનિંગ એવો લખ્યો છે કરતાપણાનો ત્યાગ એમ હા એ તો દરેક એમ કદાચ હોઈ શકે કે શાંકર મતાનું સ્થાયી હોય અથવા સામાન્ય લોકોને સમજમાં આવે એવું એટલે જે ભક્તિ સહિત જે કરવાનું કીધું એટલે ભગવદ આજ્ઞાથી કરે છે એને એટલે ભક્તિ સહિત કહેવાય આજે કરી રહ્યો છે કર્મોનું અનુષ્ઠાન કે કર્મનો ત્યાગ એટલે કહ્યું ને બંનેનું ફળ સરખું જ મળે છે પ્રભુનું સામીપ્ય અને ભક્તિ સહિત આપણે જે કહું તો એ ભક્તિ સહિત એટલે પ્રભુની આજ્ઞાને અનુસરી રહ્યો છે એવી ભાવનાથી કરે છે એટલે એને ભક્તિ સહિત કહેવાય ને ના એવું નથી પ્રભુની આજ્ઞાને અનુસરીને કરે એટલા માત્રથી ભક્તિ છે એમ નહીં પરંતુ ભક્ત આ દ્રષ્ટિથી કર્મ કરે એમ તો એને પ્રભુનું સામિત્ય મળે અચ્છા હા એ તો તો જ શક્ય છે ને કેમ કે સ્વયં કેવલ કર્મ માર્ગ છે એમાં તો એવું સામર્થ્ય નથી કે એ પ્રભુનું આટલું સામીપ્ય પ્રદાન કરી શકે સમજવામાં એટલે જે વ્યક્તિ કેમ કે જેમ કીધું ને કે એ સાંખ્ય યોગ પણ ભગવાનને લક્ષ્યમાં રાખીને કરે કે ભક્તિ થી કરે તો જ એનું ફળ ઠાકોરજીના જે કુંડલ મતલબ સામીપ્ય પ્રભુનું પ્રાપ્ત થાય એમાં મતલબ ધ્યાન ઠાકોરજી નું કરે એવી રીતે સમજવાનું યોગી હોય કે સાંખ્ય હોય તો સાંખ્ય અને યોગ નું ફલ તો જે સ્વરૂપ સ્થિતિ બતાવ્યું એ તો જે મોક્ષ માટે કરતો હોય ને જે ઠાકોરજી ને લક્ષ્યમાં રાખીને આ જ સાધન કરે તો એને કૃષ્ણ નું સામીપ્ય મળે વધી જાય ને એટલું એમાં તો પછી ભક્તિ કે એવો કોઈ માર્ગ ચૂઝ ન કરીને આ કેમ કોઈ વ્યક્તિ ચૂઝ કરે સાંખ્ય કે યોગ ના કેમ કરે એનું તો ના એવું નથી કેમ કરે એનું તો કેવું મુશ્કેલ છે પણ આવું જો થાય તો એને આવું મળે એમ આપણે કહી શકીએ ના એટલે મારો ક્વેશ્ચન એ રીતે કે કૃષ્ણને પ્રાપ્ત કરવું હોય કે કૃષ્ણનો સામીપ્ય કે ઝાલો કે મુક્તિ જોઈતી હોય તો એના સાધન ભક્તિ વગેરે વધારે સારા સાધન છે એમ તો સાંખ્ય દ્વારા કેવલ ધ્યાન કરીને ઠાકોરજીનું એ એ રૂપને પ્રાપ્ત કરવું કે એનું સામીપ્ય પ્રાપ્ત કરવું એવું કેમ કોઈ કરે નહીં અહીંયા જે નિરૂપણ છે ને એ જે અને અવારનવાર આ મુશ્કેલી પડશે આપણને આ વ્યાખ્યાને સાથે લઈને ને ચાલતા બીજી બધી સંગતિને બેસાડવા માટે પણ બધા નિરૂપણ અહીંયા કોઈ પણ કોન્ટેક્ટ વગરના નથી કેટલાક નિરૂપણ અહીંયા અર્જુનની પાત્રતા અધિકાર એની મનોસ્થિતિ એને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યા છે જે ગઈકાલે પણ મેં તમને એ વાત પ્રયાસ કર્યો હતો કહેવાનો અને કેમ કે અર્જુનના અધિકાર જે છે એ ભક્તનો છે એમાં પણ એની મર્યાદા પુષ્ટિનો એ વિષયમાં વ્યાખ્યાકાર બહુ જાગરૂક છે એ કારણે ભગવાનના કોઈ પણ નિરૂપણમાં બેકગ્રાઉન્ડમાં અર્જુનનો એ અધિકાર છે એ એમને તરત જ ક્લિક થાય છે એટલે સાંખ્ય યોગ સંબંધી નિરૂપણ ભક્તિના સંદર્ભ વિના પણ થઈ શકે છે અને એના માટે અન્ય જે ગીતાના અનુવાદ કે વ્યાખ્યાનો છે એ બધા આપણે જોઈએ તો એમાં આપણને મળી જશે ઇવન જે આ નાનુભાઈએ જે વલ્લભજીની ટીકાના આધારે અર્થ કર્યા છે એમાં પણ એ જ વાત છે એમણે આ અર્થ છોડી દીધા છે પુરુષોત્તમજી કે અમૃત રંગણીકારના જે અર્થો છે તે કેમ કે સર્વગ્રાહ્ય બનાવવા એને જરા મુશ્કેલ છે એટલે એ એ અર્થો એમણે છોડી દીધા છે તો એનો એક સામાન્ય અર્થ છે પુષ્ટિ ભક્તિનો સંદર્ભને છોડીને સીધો સીધો અર્થ કરી દેવો સર્વગ્રાહી બનાવી પણ અહીંયા કેમ કે અર્જુન ભક્ત છે એ કારણે કોઈ પણ નિરૂપણ ભગવાનનું એના પાછળ અર્જુનનો એ ભક્ત માનસ ને હિટ કરે એ રીતે હોવું જોઈએ એમ અમૃત તરંગીણીકાર સોચી રહ્યા છે એટલે નિરૂપણ પણ એ રીતે કરી રહ્યા છે એના પાછળ રહેલો જે ગુડાર્થ છે એનો તો આગળ જઈને જે વાત કહી છે કે સાંખ્ય યોગૌ પૃથક બાલા પ્રવદંતી ન પંડિતા એકમ અભ્યાસ સમ્ય ગુહયોરબિંદતી ફલમ અને ત્યાં જે ભાગવતની અંદર ભગવાનના કુંડલ સ્વરૂપ સાંખ્ય યોગને વર્ણવામાં આવ્યા છે એ જે નિરૂપણ છે એમને તત્કાલ ક્લિક થયું છે અને એ શાસ્ત્રનો તો અર્થ છે જ કોઈ મિથ્યા વ્યાખ્યાન તો છે તો એ લઈને નહીં ચાલી રહ્યા છે બીજા કોઈને છે કઈ એટલે બીજું એમાં એ ખાલી જોઉં હતું કે આપણે પેલા પંચતરા વિદ્યામાં આપણે જે સાંખ્ય યોગ વૈરાગ્ય ભક્તિ એમ લઈએ છીએ તો આપણે એમ કહીએ છીએ કે ભક્તિ જો મુખ્ય હોય તો બાકીના ચાર એના પાસા છે એમ અને જે રીતે સાંખ્ય મુખ્ય હોય તો બાકીના ચાર પાસા છે એવી રીતે આમાં બી ધારો કે કર્મ એટલે સાંખ્ય મુખ્ય હોય તો યોગને બિલકુલ એ બંધ નથી કરી એટલે એને નથી જેમ નથી ગણવાનું પણ એ ગૌણ છે એવી રીતે સમજી શકાય છે એ માર્ગમાં હા એમાં કઈ વાંધો નહીં હા જી કાલે આપણે એ વાત પણ જોઈ હતી કે દરેક સિસ્ટમની અંદર દરેક એલિમેન્ટ આપણને વધતા ઓછી માત્રામાં મળે જ છે જ્ઞાન કર્મ ભક્તિ માર્ગ તમે એને મિનિમમ એને ત્રણ માર્ગમાં વિભાજીત કરીને ચાલો તો પણ ભક્તિમાં કોઈ એવી વાત ન હોય કે જેમાં કર્મ ને જ્ઞાન ન હોય કે જ્ઞાન માર્ગ એવો ન હોય કે જેમાં ભક્તિ કર્મ ન હોય તો દરેકની અંદર દરેક વસ્તુ છે જ પણ જ્ઞાન મુખ્ય છે તો કર્મ ભક્તિ એના અંગ રૂપ થઈ જશે ભક્તિ મુખ્ય છે જ્ઞાન કર્મ એના અંગ બની જશે કર્મ મુખ્ય છે તો જ્ઞાન ભક્તિ એના અંગ રૂપ બનશે અને વૈરાગ્ય યોગ તપ આ બધી વસ્તુઓ તો સર્વ ઉપકારક છે એ બધા કોઈ જગ્યાએ પણ સ્વતંત્ર ઉપાયના રૂપમાં ગણવામાં નથી આવ્યા એ સહાયક ઉપાયના રૂપમાં જ છે તો સાંખ્ય માર્ગ હશે એની અંદર સાંખ્યનો મતલબ ત્યાગ ત્યાગ માર્ગ છે એમાં જેમ પંચીકરણની પ્રક્રિયામાં દરેક જે તત્વ છે પાંચ ભૌતિક પદાર્થો એમાં પાર્થિવ પદાર્થ હશે તો મોટો ભાગ છે પૃથ્વીનો હશે બાકી જલ તેજ વાયુ આકાશ છે એના ઓછા ઓછા પ્રમાણમાં હશે એવી રીતે સાંખ્ય માર્ગ છે તો જ્ઞાનનું પ્રાધાન્ય હશે કર્મ જે છે એ પ્રપોર્શનેટ લેવલમાં ઓછું હશે પણ એવું તો ન હોય ને કે કર્મ સર્વથા ન હોય હવે તપ વૈરાગ્ય અને ભક્તિ બાકીના એ રહ્યા કર્મ સિવાયના તો વૈરાગ્ય આંતર પક્ષ છે જ્ઞાનનો અને એ બહુ યોગ્યતાની દ્રષ્ટિથી પ્રાઇમરી પણ છે સાંખ્ય માર્ગમાં તે પછી વૈરાગ્ય જળવાઈ રહે એટલા માટે તપસ્યા છે તપસ્યા બંને જાતની બતાવવામાં આવી છે શ્રી મહાપ્રભુજી એનો અર્થ કર્યું છે વિચારપૂર્વકમ આલોચનમ તપ એટલે મનન તો મનનાત્મક તપસ્યા પણ છે અને પંચાગ્નિ તાપુ વગેરે જે છે એ શારીરિક તપ પણ છે વાચિક પણ છે તો એ તો એ જે વિરક્તિ છે એને ટકાવી રાખવા માટે નો ઉપાય છે અને ભક્તિ જે છે એ એકાગ્રતા માટે છે એ રીતે બીજા ઉપાયો છે એ જ્ઞાન માર્ગની અંદર સહાયક છે અંગભૂત થઈ જશે કર્મની અંદર એનાથી જુદું થશે કર્મનું જ્યાં પ્રાધાન્ય છે ત્યાં જ્ઞાન જે છે એ એટલું પ્રબલ જ્ઞાન ત્યાં ઉપયોગી નહીં બને કે જેને કારણે જે કર્મ માર્ગી છે એની કર્મઠતા પ્રભાવિત થાય તો કર્મોપયોગી જ્ઞાન ત્યાં જ્ઞાન કહેવાશે જ્ઞાન માર્ગીની અંદર જે બ્રહ્માત્મૈક્યનું જ્ઞાન અને તે રીતે એના ચિંતનની સાધના જે છે એ પ્રકાર એ લેવલના જ્ઞાનની કર્મ માર્ગમાં એટલી ઉપકારકતા નથી તે જ રીતે અગર ભક્તિ છે તો કર્મોપયોગી જે ભક્તિ છે એ ભક્તિ ભક્તિ માર્ગની અંદર રહેલી જે એકાશક્તિ કે અનન્યાશક્તિ રૂપા ભક્તિ છે એ જાતની ભક્તિ હશે તો કર્મનું અનુષ્ઠાન સંભવ નહીં રહી જાય જેમ પુષ્ટિમાર્ગની અંદર જે અનન્ય આશ્રિત અને અનન્ય આસક્ત ભક્તો છે એમાં એનો પ્રકાશ ત્યાં સુધી જોવા મળે છે કે જે નિત્ય નૈમિતિક કર્મો છે એને પણ છોડી બેઠા કેમ કે એટલો પણ અન્ય વિભૂતિ દેવતા ઋષિ આદિનો જે સ્મરણ પૂજન સ્તુતિ આ બધી વસ્તુઓ છે એ એમને બિનજરૂરી લાગી અથવા ભક્તિથી ભ્રષ્ટ કરનારી લાગી એમાં એક આપણા તો પરિવારમાં એવા પણ છે કે જેમણે વિવાહ વગેરે સંસ્કારો પણ વૈદિક વિધિથી ન કરીને સપ્તપદીના ફેરા છે એ પોતાના સેવી ઠાકોરજી છે એના જ ફેરા ફરવા એવી એમણે પ્રણાલિકા પોતાના પરિવારમાં બનાવી દીધી મગનલાલ શાસ્ત્રી વગેરે પણ એવું જ કરતા આ જે વૈદિક અગ્નિ છે એ નહીં પરંતુ જે મહાપ્રભુજી જે અગ્નિ વૈશ્વાનર અવતાર છે મહાપ્રભુજીના ફેરા ફરાવતા તો આ એક બીજો અતિરેક ત્યાં સુધી ચાલી ગયો જો કર્મમાર્ગી કોઈ હશે તો એના ભીતર જો આવો ભક્તિનો ભાવ પ્રબલ જાગી જાય એ કદાચ શુદ્ધ ભક્તિ માર્ગ છે એના માટે એ સારી વાત કહી શકાતી હોત કર્મમાર્ગના માટે તો એનો તો નખો જ વળી જાય કેમકે એમાં તો ક્ષણે ક્ષણે કેટલા બધા વિભૂતિ દેવતાઓ આવી પડે એમની સ્તુતિ પ્રદક્ષિણા નૈવેદ્યાદિ નમસ્કાર એ સતત ચાલ્યા જ કરે એની અંદર તો અનેક દેવી દેવતાઓનો તો ત્યાં એ ઉપકારક ન થઈ શકે એ જ રીતે જે ભક્તિ માર્ગ છે એમાં પણ એ જ વાત છે એટલે જે મુખ્ય માર્ગ છે એના એના સ્વરૂપના નિર્વાહક બની શકે એટલા જ બીજા એલિમેન્ટ એમાં હોય છે એમાં કોઈ પણ જગ્યાએ જો અતિરેક થઈ જાય તો એ માર્ગનું રૂપ પરિવર્તિત થઈ જાય અથવા તો એવી માનસિકતા વાળો જે વ્યક્તિ છે એ એવા માર્ગને એ ન વહન કરી શકે કે એના ઉપર ચાલી ન શકે એ મુખ્ય વાત છે હેલો હા મને એમ પ્રશ્ન છે કે સાંખ્ય અને યોગ એમાં સાંખ્યમાં ત્યાગની જે વાત કરી તો ત્યાગ કરી મતલબ સાંખ્યને અનુસરણ કરવાવાળો જે છે એ ત્યાગ કરીને જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એક જ્ઞાન માર્ગની રીતમાં પણ જ્ઞાન જ પ્રાપ્ત કરવાનું હોય છે પણ બંનેના ફલમાં ભેદ એ રીતે છે કે સાંખ્યાનું ફલ આત્મદર્શન રૂપ મોક્ષ છે અને જ્ઞાન માર્ગનું ફલ અક્ષર પ્રાપ્તિ છે તો જ્ઞાન તો પ્રાપ્ત બંને કરે છે પણ એમાં શું ભેદ ભેદ શું છે નહીં એમાં સાંખ્ય અને જ્ઞાન મારી એક જ વાત છે હા એટલે મને હું પેલા એવું પૂછવાની હતી પછી ત્યાગની હમણાં વાત આવી ને એટલે મને થયું કે પછી મેં ક્વેશ્ચન ફેરવી નાખ્યો સાંખ્ય અને જ્ઞાન માર્ગ કોઈ અલગ વસ્તુ નથી સાંખ્યનો મતલબ એટલે ભગવદ્ ગીતાની અંદર જ્યાં સુધી વાત છે તે સાંખ્ય પણ જે પુરાણોની અંદર અને જે કપિલ દેવજી વગેરે સાંખ્ય શાસ્ત્રનું નિરૂપણ કર્યું છે એ સાંખ્ય જુદી વસ્તુ છે અહીંયા જ્યારે સાંખ્ય કહેવામાં આવી રહ્યું છે ત્યારે અહીંયા સાંખ્યનો મતલબ જ્ઞાન માર્ગ છે શુદ્ધ કાલબોધ વાળો સાંખ્ય અહીંયા નથી બાલબોધ વાળો છે જે એ તો મહાપ્રભુજી કહ્યું ને કે પુરાણમાં જે નિરૂપણ છે જેમાં તત્વોની ગણના કરવામાં આવેલું એ સાંખ્યશાસ્ત્ર છે એની વાત છે અને જ્ઞાન માર્ગ છે તો બ્રહ્મવાદ ઉપનિષદની સાધનાથી ચાલી રહ્યું છે એટલે ઉપનિષદ જે રીતે તત્વગણના કરી રહ્યો છે એ તત્વગણનાની શૈલી પદ્ધતિ એમાં બ્રહ્મ મૂલ છે શાસ્ત્ર જે કરે છે એમાં પ્રકૃતિ પુરુષ છે મૂલ છે હા જી બરાબર છે અને હું એમ પૂછતી હતી કે આજે જ્ઞાન માર્ગની જે સાંખ્યની જે વાત છે તો એ જ્ઞાન માર્ગીય જે શરૂઆત કરે છે એટલે અને સાંખ્ય પણ સાંખ્ય પણ કહી શકાય અથવા જ્ઞાન માર્ગ પણ કહી શકાય બંને ઓપ્શનલ છે આ કેવો કે આ કેવો કોઈ વાંધો નથી અહીંયા જે ચર્ચા ચાલી રહી છે ત્યાં આપણે એમ સમજવાનું છે દરેક જગ્યાએ એક જ નહીં સમજતા જ્યાં સાંખ્ય શબ્દ છે એ પારિભાષિક રૂપથી જે તત્વની ગણના કરનારું જે દર્શન છે તત્વચિંતન છે એ અર્થમાં આવશે ત્યારે એ સાંખ્ય મતલબ થશે સાંખ્યનો સીધો સારો મતલબ એ છે કે જે વિશ્લેષણાત્મક દર્શન કે જે કેલ્ક્યુલેશન કરે કે જે કક્ષાઓ કેટેગરીઝ છે એને જે ડિફાઇન કરે તત્વોની ગણના કરે એની જે એનાલિસિસ છે એ સાંખ્ય છે સંખ્યા સંખ્યા ઉપરથી છે એટલે ગણનાશાસ્ત્ર એમ સમજો તમે કે જેટલી વસ્તુઓ છે એને તમે કોઈ પણ સંખ્યાની અંદર ગણીને કેટેગરીઝની અંદર એને વેચી દો ગ્રુપમાં એના અને એ રીતે તમે એના મૂળ તત્વને સમજો કે શું છે એ વસ્તુ એ સાંખ્ય શાસ્ત્ર છે એ આપણે ત્યાં સાંખ્ય શાસ્ત્ર જે ગણના શાસ્ત્રના રૂપમાં તત્વની ગણના એણે કરી છે અને કોઈ ચોવીસ તત્વ અને કોઈ અઠ્યાવીસ તત્વ અને કોઈ વીસ તત્વ પચીસ તત્વ એમ દરેકે જે જે વિચારકો હતા ઋષિઓ એમણે એ રીતે આ પૂરા સૃષ્ટિને તત્વોની અંદર વિભાજિત કર્યા એમાં શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કહી રહ્યા છે કે સાંખ્યો બહુવિધ પ્રોક્ત તત્રૈક સત્પ્રમાણક અષ્ટાવિંશતિ તત્વાના સ્વરૂપમ યજ્રવૈ વૈહરી કારણ કે શાસ્ત્ર એટલે ઘણા બધા લોકોએ આવી જાતની તત્વની વિવેચનાઓ કરી છે પરંતુ એમાં એ બધા જ સાંખ્યશાસ્ત્ર છે એ પ્રામાણિક નથી તત્વની ગણનાના વિષયમાં બે ચાર તત્વો કોઈ વધારે ગણી લે કે પાછા ઓછા ગણી લે એનાથી કંઈ ફરક નથી પડતો પણ જે પણ તત્વો છે એ તત્વોનું મૂળ રૂપ ભગવાન છે ભગવાન તે તે તત્વરૂપ થયા છે આવું જે સાંખ્ય શાસ્ત્ર વિચારતા હોય એ સત્સાંખ્ય છે બીજા અસત્સાંખ્યો છે તો એ જાતની જે તત્વ ચિંતનથી અગર કોઈ વ્યક્તિ માની લો કે વીસ તત્વ કોઈને હાથ લાગ્યા પણ એને એટલું સમજાયું કે આ વીસ રૂપો છે તત્વ છે એ ભગવાન જ બન્યા છે તો એ જાતના તત્વોના વીસ તત્વના ચિંતન ચિંતનથી ભગવદરૂપ તત્વોના ચિંતન થી એની પણ મુક્તિ થશે હા એમાં અહીંયા એટલે આખો પેરેગ્રાફ જરાક ઝડપથી વાંચજો સાંખ્યથી સિદ્ધ થતું કાર્ય સંન્યાસ વિના યોગ થી થઈ શકે છે પરંતુ યોગ વિના થી સિદ્ધ સંન્યાસીની સિદ્ધિ થતી નથી એમ કહે છે યોગ વિના સંન્યાસ પ્રાપ્ત કરવો એ બહુ કઠિન છે કાર્યની સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન રહ્યું તે યોગ આ યોગનું આચરણ કર્યા વિના સંન્યાસ પ્રાપ્ત થવો કઠિન છે કારણ કે બહારથી પણ જે કર્મ કરતો જ ન હોય તે કોનો સંન્યાસ અથવા ત્યાગ કરે જે કર્મ કરેલા નથી તેનો ત્યાગ કરે આ અહીંથી જે સમજ નથી પડતી સેન્ટેન્સમાં કે કારણ કે બહારથી પણ જે કર્મ કરતો જ ન હોય તે કોનો સંન્યાસ અથવા ત્યાગ કરે જે કર્મ કરેલા નથી તેનો ત્યાગ કરે એમ કહી શકાય નહીં કારણ કે નહીં કરેલાનો ત્યાગ સ્વતઃ છે તો સંન્યાસીને ત્યાગ કરવાનો શું તેથી યોગ વિના સંન્યાસ પ્રાપ્ત થવો બહુ કઠિન છે પરંતુ યોગયુક્ત સાંખ્યા આચરનાર મુનિ સંન્યાસી અલ્પ સમયમાં જ બ્રહ્મ પ્રાપ્ત કરે છે આ સેન્ટર જે નહીં સમજાતું મને આ તો આગળ ચોથા અધ્યાયમાં આવી ગયું ને બધું ના એ આવી ગયું એ વાત બરાબર પણ બહારથી પણ જે કર્મ કરતો જ ના હોય ત્યાગ ક્યારે છે કે પેલા કરો તો ખરા પછી તમે ત્યાગ થશે ને એના પહેલા એમને એમ ત્યાગ કેમ થઈ જશે એટલે શા માટે તમે કર્મ કરવાનું કહ્યું જો આગળ છોડવાનું જ છે બધું તો એવો પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને કહ્યું ને કે જે પણ છોડવાનું છે એને પેલા સમજવું તો પડશે કે કર્મ શું છે અકર્મ શું છે વિકર્મ શું છે પેલા જે છે એને સમજો પેલા છોડવાનું છે એમ કરીને આપણે કરીએ જ નહીં અને પહેલેથી જ છોડી દઈએ જેમ કોઈ એક દિવસ મરવાનું તો છે જ તો પછી જમવા જન્મવાનું જ શું કામ એમ તો એ તો બેવકૂફી છે ને જ્યારે જે વસ્તુ છોડવાની છે ત્યારે છોડવાની છે કોઈ વસ્તુ ત્યાજી છે એનો મતલબ સદાય ત્યાજ્ય છે અત્યારથી જ ત્યાજ્ય છે એવો કોઈ મતલબ નથી જોડાઈ ગયું હા संन्यासस्तु महाभाव दुःखमाप्तुमयोः छठा श्लोकः તો છેલ્લે એ પ્રશ્ન થયો કોઈ સાંખ્યવાદી કે યોગવાદી થઈને એકને ઉપાદેય માને બીજાને હે માને તો આવું જે એકાંગી બની રહ્યા છે અને આ બંનેના વચ્ચે એવી ભેદરેખા દોરે છે એ મૂર્ખો છે પંડિતો આવું નથી વિચારતા અને એનું કારણ છે એ કે ફલૈક્ય સાંખ્ય યોગની સાધનાથી પ્રાપ્ત થનારા જે ફલ છે એ તો સમાન જ છે એ નિરૂપણ કર્યા પછી ફરી પ્રશ્ન એ કર્યો કે જો ફલ એક છે તો ભાઈ એની વિવિધતા કેવી રીતે એટલે સાંખ્ય અને યોગની ભિન્નતા કેવી રીતે તો એમાં એ સમાધાન કહ્યું કે આ તો થઈ ગયો ને છઠ્ઠું સંન્યાસસ્તુ મહાબાહો દુઃખ માપતુમાં યોગ એના ઉપરથી તો પ્રશ્ન કર્યો હમણાં તમે કે યોગ સાધ્યા વગર થઈ ગયો જે છઠ્ઠું સાતમાંથી કરવાનું હા સંન્યાસ જે છે એ તો દુઃખથી પ્રાપ્ત થાય છે અને યોગયુક્ત જે મુનિ છે એ તો બહુ જલ્દીથી બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે એ નિરૂપણ થયું હવે આગળ આશંકા થઈ રહી છે કે નનુ બ્રહ્મ પ્રાપ્તિરેવ ઉત્તમા તદા ભક્તિવ તત્સિદ્ધિ ઇતિ નિયત સ્વરૂપ નિયત સફલ ભોગકારક કર્મકર્ણમ પ્રયોજનકમ અગર બ્રહ્મ પ્રાપ્તિ જો ઉત્તમ ફલ છે જે ઉપર નિરૂપણ કરવામાં આવ્યું તદા ભક્તિ તત્સિદ્ધિ ભક્તિથી જ એની સિદ્ધિ થઈ જશે અહીંયા બ્રહ્મનો મતલબ જ્ઞાન માર્ગી બ્રહ્મ નહીં પરંતુ આગળ જે અર્થ કર્યો છે એને લઈને વ્યાખ્યાકાર ચાલી રહ્યા છે સર્વ લીલા વ્યાપકમ અધિગિચ્છતી એટલે લીલા વિશિષ્ટ બ્રહ્મ પરબ્રહ્મ એવો આશય છે તો એ તો ભક્તિથી જ સિદ્ધ થઈ જશે તેથી ઉપર જે કર્મ કરવા માટે કહ્યું યોગયુક્ત એટલે કર્મયુક્ત કર્મયોગી તો નિયત સફલ ભોગ કારક કર્મ કર્મ દરેક કર્મ છે એના કોઈ ને કોઈ નિયત ભોગ છે તો એ પોતપોતાના નિયત ફલભોગ અપાવનારા કર્મની અંદર કરવાનું શું પ્રયોજન છે તાત્પર્ય છે કે ભક્તિથી જ આજ સિદ્ધિ થઈ જઈ રહી એના માટે કર્મ શા માટે તો કહી રહ્યા છે કે યોગ યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે બધું ભક્તિભાવ એ આ બધા અર્થો કરેલા છે યોગ યુક્ત એટલે મત સંયોગાત્મવાન કહેવામાં આવી રહ્યું છે પ્રચલિત અર્થ એ છે કે જે યોગ યુક્ત છે જે જે શુદ્ધ આત્માવાળો છે એટલે નિર્દોષ છે જીતેન્દ્રિય છે આત્મા છે સર્વભૂતાત્મ ભૂતાત્મા છે આ બધા કર્તાના વિશેષણો છે એ આ બધા કર્મો કરવા કરતા પણ એ કર્મોથી લિપ્ત નથી થતો તો ઉપર જે આશંકા હતી કે આ તો ભક્તિથી જ સિદ્ધ થઈ જશે તો આ પ્રકારના કર્મમાં એને જોડવાની શું જરૂર છે કે જે કર્મ પોતાના કોઈ નિયત ફલભોગને પેદા કરે છે તો તાત્પર્ય છે કે જો આવા કર્મમાં એ જોડાશે તો એને એ ફલ ભોગવવા પડશે તો એનું સમાધાન એ આપ્યું કે નહીં ભોગવવા પડે કેમ કે એ કર્મફલ પેદા જ નહીં થાય કેમ કે આવી જાતની એની યોગ્યતા છે તે કારણે તો યોગ યોગયુક્તો મત સંયોગ આત્મવાન જેને મારો સંયોગ પ્રાપ્ત થયેલો છે તેવો વિશુદ્ધાત્મા એટલે વિશેષેણ શુદ્ધ આત્મા અંતઃકરણમ કામાદિ ભાવરહિતમ યસ્ય એટલે જેનું આત્મા એટલે જેનું અંતઃકરણ કામ ક્રોધ વગેરે ભાવો છે એનાથી રહિત છે તેવો વિજિતાત્મા એટલે વિજિતો વશીકૃત આત્મા ભગવત સ્વરૂપમ યેના એટલે આત્માનો મતલબ અહીંયા ભગવાન કર્યો છે કે જેણે મને ભગવાનને જેણે વશ કરી લીધા છે અધીન કરી લીધા છે તેવો જીતેન્દ્રિય એટલે જીતાની ઇન્દ્રિયાણી સ્વભાગાદી રૂપાણી એના એટલે જેને પોતાની ઇન્દ્રિયોને જીતી લીધી છે સ્વભાગાદિ રૂપાણી શું છે ખબર નથી સર્વભૂતાત્મા એટલે સર્વભૂતાત્મ રૂપો ભગવાન સૈવ આત્મા સ્વરૂપમ યસ્ય સર્વભૂતાત્માનો મતલબ છે સર્વભૂતોની આત્મારૂપ ભગવાન છે એવા જે ભગવાન છે તે જ જેની આત્મા એટલે જેના સ્વરૂપ છે તેવો એટલે જે સ્વયં ભગવદરૂપ થઈ ગયો છે તાદૃશો એ પ્રકારનો જે કર્તા છે કર્મ કર્મકર્તા એ મદાજ્ઞયા સંગ્રહાર્થમ કર્મ કુરવન અપી મારી આજ્ઞાથી લોક સંગ્રહાર્થ એટલે પરપ્રેરણા માટે કર્મ કરતો હોવા છતાં પણ ન લેપ્યતે એનાથી લેપાતો નથી એટલે તત્ફલ ભોગેન ન બધ્ય તે એ કર્મથી પેદા થતા ફલભોગથી એ બંધાતો નથી એટલે આ પ્રશ્ન સોલ્વ કર્યો અહીંયા હવે આગળ આશંકા કરી રહ્યા છે કે નનુ નિયત ફલસ્ય કર્મણ કથન ફલમ તમે કહો છો કે આ રીતે એ થી બંધાશે નહીં પણ કર્મ તો એવા છે કે જે કોઈને કોઈ ફલને પેદા કરે છે એના નિયત ફલને નિયત ફલ છે એ કેમ નહીં ભોગવવા પડે એનું બંધન કેમ નહીં થાય થવું જ રહ્યું એનું સમાધાન થઈ રહ્યા છે નૈવ કિંચિત કરોમી ઇતિ યુક્તો મન્યેત તત્વવિદ પશ્યન શૃણવન સ્પૃશન જીગરન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન બીજો શ્લોક પણ એના સાથે છે પ્રલપન વિસર્જન ગ્રહણન ઉન્મિશન નિમિશન નપી ઇન્દ્રિયાણ ઇન્દ્રિયાર્થેશુ વર્તંત આનો પણ પ્રચલિત અર્થથી વિલક્ષણ અર્થ વ્યાખ્યાકારે કરેલો છે પ્રચલિત અર્થ આનો એવો છે કે દરેક ઇન્દ્રિયો છે એનું એ કાર્ય કરતા છતાં પણ નૈવ કિંચિત કરોમી એટલે હું કંઈ પણ કરતો નથી આવી રીતે જે મનમાં ભાવના રાખીને ભલે એની ઇન્દ્રિયોથી બધું જે કંઈ પણ થવાનું હોય તે થતું રહે પણ જે તત્વવિદ છે એ આ બધું કરવા છતાં પણ અંદરથી બહુ સ્પષ્ટ રહે વિષયમાં કે હું કંઈ પણ કરી નથી રહ્યો તો આવી રીતે જે વિચારીને જેના દ્વારા થઈ રહ્યું છે એટલે કઈ એ કરી રહ્યો છે એવું તો હવે કહેવાશે નહીં એ કંઈ પણ એને બંધનકારી નહીં થાય એટલે જે આશંકા કરી હતી કે નિયત ફલ જે કર્મ પેદા કરશે એ તો એને કોઈક ને કોઈક રીતે બંધનકારી થવાનું જ છે તો એ નહીં થાય શા માટે નહીં થાય કેમ કે એ અહીંયા અહંકાર રહિત કરી રહ્યો છે કોણ કરી રહ્યો છે હું કરી રહ્યો છું એવી જાતની કોઈ એને પ્રતિતિ નથી આ સામાન્ય અર્થ છે હવે વ્યાખ્યાકાર જે છે એ વિશિષ્ટ અર્થ કરી રહ્યા છે કે તત્વવિદ તત્વને જાણનારો કોણ તો ભગવદ ઇંગિતજ્ઞ એટલે ભગવાને જે ચીંધ્યું છે એને જે જાણે છે તું આવું કર તત્વવિદ યુક્ત અને જે યુક્ત છે એટલે મદભાવયુક્ત ભગવદ ભાવયુક્ત છે એવો થઈને નૈવ કિંચિત કરોમી અહમ હું કઈ પણ કરતો નથી કિંચિત અપી ન કરોમી એટલે હું કઈ પણ કરી નથી રહ્યો કિંતુ ભગવદિચ્છયા તદાજ્ઞયા યથાસક કારયતી તથા વાયુવશાત કેટલાકમાં વારી વશાત એવો પણ પાઠ છે ત્રણાદિ ચલનવત કર્માદિકમ અપી મત્તો ન ભવતી ન તો અહમ કરોમી એટલે હું કંઈ નથી કરી રહ્યો પરંતુ ભગવત ઈચ્છાથી ભગવાન અથવા ભગવાનની આજ્ઞાથી ભગવાન જેવી રીતે કરાવે છે તેવી રીતે જેમ વાયુથી તણખલા પાંદડા વગેરે ઉડતા રહે છે એવી જ રીતે કર્માદિકમ આપી એવી રીતે કર્મ વગેરે પણ થાય છે એટલે મત્તો ન ભવતી એ બધું હું કરી રહ્યો છું એમ નહીં નતુ અહમ કરોમી ઇતિ યો મન્યેત સહ પાપેન કર્મજ ફલે ન લિપ્યતે આવો વ્યક્તિ જે છે એ પાપથી એટલે કર્મથી પેદા થતું જે ફલ છે એનાથી લેપાતો નથી આ એક પ્રચલિત અર્થ હવે જે આગળ કહી રહ્યા છે કે એવમ રૂપસ્ય સ્થિતિમાં આવે પ્રકારનો જે ભાવવાળો છે ભગવત ભાવયુક્ત અને ભગવદ ઇંગિતજ્ઞ ભગવદ ઈચ્છાથી જેનું બધું થઈ રહ્યું છે એની સ્થિતિ શું તો કહી રહ્યા છે કે પશ્યન એ જોતો એટલે ભાવાત્મકે ને મનસા સ્થિરીકૃતા લૌકિકેન્દ્રિય चक्षुप्रभृतिभिः पश्यन् भगवत्स्वरूपदर्शनं कुर्वन् એ તો ભગવત ભાવવાળો છે એટલે એનું મન પણ ભગવત ભાવવાળું છે તો ભગવત ભાવાત્મક જે મન છે એનાથી એને પોતાની બધી જે અલૌકિક ઇન્દ્રિયો છે એને સ્થિર કરી દીધી છે ચક્ષુર વગેરે અને એને સ્થિર કરીને એ કોને જુએ છે કેવલ ભગવાનને જુએ છે ભગવત સ્વરૂપ દર્શનમ કુરવન પશ્યન એટલે કોને પશ્યન ભગવત સ્વરૂપ દર્શનમ ભગવત સ્વરૂપને જોતો કુરવન એટલે કાર્ય કરતો ભગવત સ્વરૂપ સંબંધી શૃણવન એટલે ભગવત પૂજિત વેણવાદી શબ્દાન પ્રભુ દ્વારા જે વેણુ વગેરેના વાદન કરવામાં આવે છે એ શબ્દોને જે સાંભળતો સ્પૃશન એટલે ભગવત ચરણારવિંદ સ્પર્શમ કુરવન પ્રભુના ચરણારવિંદનો સ્પર્શ કરતો જીઘ્રન એટલે સૂંઘતો ભગવત મુખા મુખામોદાદ્યાઘ્રાણમ કુરવન પ્રભુના મુખથી જે આમોદ એટલે સુગંધ એટલે પ્રભુના મુખથી પ્રસારિત થતી જે સુગંધ છે એનું એને એનું આઘ્રાણ એટલે સૂંઘતો ગચ્છન એટલે ગોચારણાદિ લીલાયામ સંગચ્છન ગોચારણાદિ લીલામાં પધારતા પ્રભુને જોતો સ્વપન એટલે લીલાદિ સમયે નેત્ર મુદ્રણમ કુરવન પ્રભુની લીલાના સમયમાં આંખને મીચતો શ્વસન વિપ્રયોગાદિના શ્વાસ વિમોકમ કુરવન પ્રભુના પ્રયોગનો અનુભવ થતા વિશ્વાસને છોડતો હોય નિશાસા નાખતો હોય પ્રલપન એટલે તદભાવેન મત્તાવસ્થાયામ ભ્રમરવત ગાનમ કુરવન આ જાતની વિપ્રયોગ અવસ્થા પ્રાપ્ત થતા મત થઈ જાય એટલે એ ભાવમાં ભાન વગરનો થઈ જાય અને ત્યારે પ્રલાપનો મતલબ આમ તો ચોખ્ખી ગુજરાતીમાં લવરી થાય પણ ભ્રમરવત ગાનમ કુરવન ભમરાની જેમ ગાન કરતો વિસર્જન તદવસ્થાયામેવ દૂરે ગચ્છન દૂર ચાલ્યો જતો તદવસ્થાયામ એટલે જ વિપ્રયોગની અવસ્થામાં ક્યારેક દૂર ગ્રહણન એટલે તદવસ્થયૈવ આલિંગનાદિ ચરણેશુ કુરવન એટલે પ્રભુને સંયોગ પ્રાપ્ત થતા પ્રભુના ચરણોને લિપટી જાય તેવો ઉન્મિશન મત્તાવસ્થા ત્યાગેના સ્વરૂપાનુભવમ કુરવન ઉન્મેષ એટલે આંખ ખોલવી નિમેષ એટલે બંધ કરવી એટલે એ વિપ્રયોગજન્ય જે મત અવસ્થા હતી એ સંયોગ પ્રાપ્ત થતા એને છોડીને સન્મુખ જે બિરાજતા પ્રભુ છે એના સ્વરૂપનો અનુભવ કરતો નિમિશન એટલે તત્સુખાનુભવેન નેત્ર નિમીલનમ કુરવન સંયોગ સુખ છે એના અનુભવ કરવા માટે આંખો મીચી લે તેવો ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેશુ ભગવદ અવયવેશુ વર્તન્તે इति ધારયન ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયના અર્થો કોણ તો ભગવાનના અવયવો એટલે સકલ ઇન્દ્રિયોનો ભગવાનમાં વિનિયોગ થાય છે આવું જે આવી જે ધારણા કરી રહ્યો છે તે એવો શું તો કહી રહ્યા છે કે બ્રહ્મણ્ય આધાય કર્માણી સંગમ ત્યક્વા કરોતી યહ લિપ્યતે ન તપાપે પાપેન પદ્મપત્રમ એવા હતા આ રીતે બ્રહ્મણી આધાય સંગમ ત્યક્વાય કરોતી પાપેન ન લિપ્યતે આ રીતે બ્રહ્મમાં આધાન કરીને જે સંગ છોડીને કર્માદિને કરે છે એને પાપથી એ લેપાતો નથી જેમ જલ જલની અંદર કમલપત્ર છે એ જલમાં હોવા છતાં પણ એનાથી ભીંજાતા નથી તેવી રીતે અહીંયા આ રીતે જેને પુરુષોત્તમનો સંગ પ્રાપ્ત થયો છે એ સંયોગાવસ્થાયામ સ્થિત્વા પ્રભુના સંયોગની અવસ્થામાં રહીને સંગમ ત્યક્વા એટલે વિપ્રયોગાવસ્થાયામ સ્થિત્વા એટલે વિપ્રયોગ અવસ્થા છે એમાં રહીને બેમાંથી કોઈ પણ એમ વા પદ્ધતિ એનો વિકલ્પ કયો છે એ બેમાંથી જે પણ અવસ્થા એને પ્રાપ્ત થાય એ અવસ્થામાં એટલે સંયોગ અવસ્થામાં હશે તો એ વિનિયોગાત્મક કર્મ કરશે વિપ્રયોગ અવસ્થામાં હશે તો નિગ્રહાત્મક કર્મ કરશે એવી રીતે કર્માણ્યપી યહ કરોતી આ રીતે જે કર્મ પણ કરે છે એ તેન ન લિપ્યતે એ કર્મજન્ય કોઈ પણ પ્રકારના એને પાપથી લિપ્ત થશે નહીં કેવી રીતે નહીં થાય તો તત્ર દૃષ્ટાંતમાહ એમાં દૃષ્ટાંત આપી રહ્યા છે પદ્મપત્ર મિવાંભસા કે અંભસા પદ્મપત્રમિવ પાણીથી જેમ કમળના પત્ર લિપ્ત નથી થતા જલે તિષ્ઠ નથી તદ યથા ન લિપ્તમ ભવતી તથેત્યર્થ એવી રીતે જલમાં રહેવા છતાં પણ એ જલથી આર્દ્ર થતા નથી એવી રીતે આવો જે ભગવત સંયોગ કે ભગવત વિપ્રયોગની અંદર નિષ્ઠ છે ભક્ત એ પણ કોઈ પણ પ્રકારના કર્મજન્ય સદસત્ફલથી બંધાતો નથી તો આ આખું જે નિરૂપણ છે એ ઓલમોસ્ટ સર્વાત્મ ભાવ અવસ્થા જેને પ્રાપ્ત થયેલી છે જેનો એવો નિરોધ સિદ્ધ થયેલો છે એ કક્ષા ઉપરના અહીંયા ભક્તની જે સ્થિતિ છે એનું નિરૂપણ છે બાકી પ્રચલિત અર્થ અનુસાર જે અનાસક્ત ભાવથી બ્રહ્મબુદ્ધિથી બ્રહ્મજ્ઞાન સહકૃત નિષ્કામ કર્મ જે કરી રહ્યો છે અને જેને આગળ જઈને ભગવાન સ્થિતપ્રજ્ઞ કહે છે એવી સ્થિતપ્રજ્ઞતાવાળી અવસ્થામાં રહીને જે કંઈ પણ કર્મ કરશે તો એ કરવા છતાં પણ એ કર્મફલથી બંધાશે નહીં એને કર્મફલ છે બંધનકારી નહીં થાય ત્યાં એ આશંકા કરી રહ્યા છે કે નનું એતત સિદ્ધ દશાયામ ઉક્તમ સાધન દશાયામ તત્કરણે કથમ ન લેપ સ્યાત આ તો તમે જે વાત કરીએ તો સિદ્ધ દશાની વાત થઈ તો એ તો સમજી શકાય એમ છે કે આવી સિદ્ધદશાપન્ન જે વ્યક્તિ હશે એને તો અહીંયા પાપાદિક નહીં થાય પણ સાધન દશામાં તો આવું કરવામાં આવે તો તો પાપથી લિપ્ત થયા વિના કેમ રહી શકશે તો એ કહી રહ્યા છે કે કાયેન મનસા બુદ્ધ્યા केवलैः इन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये પ્રચલિત અર્થ એવો છે કે જે સાધક છે કર્મયોગી છે એ જે કંઈ પણ કર્મ કરે છે એ આત્મશુદ્ધિ માટે કરે છે એટલે કર્મને કોઈ વિશેષ પુણ્યાદિક સંચિત કરવાના હેતુથી એ કર્મ નથી કરતા પરંતુ હું જેટલું જે કર્મ કરીશ એનાથી મારી આત્મશુદ્ધિ થશે એવી એની સાધના છે તો એ કારણે જ્યારે કર્મ કરશે તે વખતે પણ એની અંદર ફલસંગ જે છે એટલે ફલાશક્તિ છે એ તો છોડીને જ કરશે એ પછી એ કર્મ એના કાયિક હશે માનસિક હશે કે ઐન્દ્રિક હશે કોઈ પણ હશે તો જ્યારે આવી બુદ્ધિથી એ કોઈ કર્મને કરશે તો એ કર્મ સાધના અવસ્થામાં પણ એને બંધનકારી નહીં સિદ્ધ એ સમજાવી રહ્યા છે કે કાયેના એટલે દેહના શરીર દ્વારા ભાવત સ્વરૂપ રહિતેના અધિષ્ઠાનાત્મકેના આનો શું તાત્પર્ય છે એ વિવરણ વિના સમજવું મુશ્કેલ છે ભાવ સ્વરૂપ રહિત ભાવ છે આગળ જે કહેલો છે મદભાવયુક્ત એ ભાવ પણ હોઈ શકે એટલે જે યુક્ત જે કયો આગળ તત્વવિદ અને યુક્ત એ યુક્તમાં તો જેને આવો ભગવત ભાવ સિદ્ધ થયેલો છે તે કહેવાયો જેને સિદ્ધ અવસ્થાપન આપણે કહ્યું હવે સાધના અવસ્થા વાળો છે એટલે જે આ જાતનો જેને ભગવત ભાવ સિદ્ધ નથી તેવો એમ આપણે સમજી શકીએ એટલે ભાવ સ્વરૂપ રહીતે ન જે આ પ્રકારના ભગવત ભાવ વાળો નથી અધિષ્ઠાનાત્મક એના અને એની જે કાયા છે એ હજી કેવલ ભગવદ ભાવ રહિત હોવાને કારણે કેવળ અધિષ્ઠાન સ્વરૂપ છે જેમ ત્યાં કહ્યું છે અધિષ્ઠાનમ તથા કરતા કરણં પૃથક વિલમ વિવિધાષ્ટ પૃથક ચેષ્ટા દૈવમ શૈવાસ્ત્ર પંચમમ એવી રીતે કઈ એ કેવળ અધિષ્ઠાનાકરૂપ છે તેઓ મનસા મન દ્વારા કેવલૈ ઇન્દ્રિય અને કેવલ ઇન્દ્રિયથી ઇન્દ્રિયો જે છે આધ્યાત્મિક છે અને બુદ્ધિ આપી તત્ રૂપે છયા એની પ્રાપ્તિ થાય તેવી ઈચ્છાથી આત્મશુદ્ધ એ ભાવ સ્વરૂપ પ્રાપ્ત્યર્થમ એટલે આ જાતનો ભગવત ભાવ મને સિદ્ધ થાય એવી કામનાથી જે યોગિન સંયોગાત્મક સાધનવંત આ સાધનો કરનારો સંગમ ત્યક્તવા એટલે કર્મફલને છોડીને કર્મ ભગવદિચ્છયા કર્તવ્યાત્મકત્વેને કુરવંતી એટલે કર્મોને પ્રભુની ઈચ્છા છે તેથી મારે કરવા જોઈએ એવી ભાવનાથી જે કરે છે તો એને પણ અહીંયા કર્મફલ લેપતા નથી તાત્પર્ય છે અહીંયા કહેવા શું માંગે છે જેમ નિરોધ લક્ષણમાં સાધન નિરોધ અને સિદ્ધ નિરોધ બંને અવસ્થા બતાવી જેમને સંયોગ અને વિપ્રયોગમાં એવી પ્રબલ ભગવદ આસક્તિ થઈ ગઈ છે અને જેને કારણે ભગવત સંયોગમાં મહાન આનંદની અનુભૂતિ અને વિપ્રયોગમાં પરમ દુઃખની અનુભૂતિ જેમને થઈ રહી છે એવી જેને અભિલાષા છે કે આ જાતના સુખ દુઃખાનુભૂતિ સંયોગ વિપ્રયોગમાં પ્રભુની આપણને પણ થાય એનો ઉપાય શું તો એ ઉપાયના રૂપમાં ત્યાં સકલેન્દ્રિયોનો ભગવત કાર્યમાં વિનિયોગ જેનો વિનિયોગ શક્ય ન હોય તેનો નિગ્રહ સન્મુખમાં સમર્પણપૂર્વક સેવા વિપ્રયોગમાં ભગવત ગુણગાન ભક્તોનો સંગ ભક્તોના ભાવોનું ભાવન આ બધા જે ઉપાયો છે ત્યાં બતાવ્યા છે એ સાધના અવસ્થા છે અને સાધનાવસ્થામાં જેમ સિદ્ધાવસ્થામાં તો એની ભગવદ રૂપતા જ થઈ જાય છે ભક્તની તો ત્યાં તો પછી કોઈ જાતનો એમાં લૌકિક આવેશ આવવો કે કોઈ કાલ કર્મ સ્વભાવજન્ય કોઈ પ્રતિબંધ ઉભા થવા એવાની કોઈ શક્યતા નથી રહી જતી પણ સાધનાવસ્થામાં એવું બની શકે તો ત્યાં પણ ભગવત ધર્મ સામર્થ્યાત વિરાગો વિષય સ્થિર ગુણૈર હરિસુખ સ્પર્શાત ન દુઃખમ ભાતિ કરી ચિત એવમ જ્ઞાત્વા જ્ઞાન માર્ગ ઉત્કર્ષો ગુણવર્ણને એમ ત્યાં નિરૂપણ કર્યું કે ગુણગાનમાં એ ગુણો જે છે એ ભગવાનના છે અને એ ગુણગાન છે એની અંદર ભગવાનનું એ નામાત્મક સ્વરૂપ હોવાને કારણે ભગવદ રૂપ જ છે તો ગુણગાન ગાતા પણ કરતા પણ ભગવાનના ગુણોનો સુખ સ્પર્શ જે ભક્તને થાય છે એના કારણે વિષયોમાં વૈરાગ્ય પણ એનો બનેલો રહે છે અને સાક્ષાત ભગવત પ્રાપ્તિ હજી નથી થઈ એના કારણે જે પ્રયોગ છે એ પ્રયોગમાં પણ એનો મતલબ અકાલ અવસાન નથી થઈ જતું પરંતુ એ ભગવાનના ગુણો પોતાના સામર્થ્યથી એને ટકાવી પણ રાખે છે એવી રીતે જેને હજી આ જાતનો તીવ્ર ભગવત ભાવ સિદ્ધ નથી થયો એ હજી કેવલ આધ્યાત્મિક કક્ષા ઉપર કે કેવલ ભૌતિક કક્ષા ઉપર પણ આ જાતનો મને ભાવ પ્રાપ્ત થાય એવી ઈચ્છાથી આત્મશુદ્ધિના માટે જો આપ સાધનો કરતો રહેશે તો એને પણ આ જાતની ફલસિદ્ધિ થશે ને એને કોઈ પ્રતિબંધ નહીં થાય એવું કંઈક આશય વ્યાખ્યાકારનો જણાય છે એટલે સાધન દશાયામપી ભગવદ ઈચ્છામ જ્ઞાત્વા ફલાભાવેન કૃતમ કર્મ ન બંધકમ ભવતી સાધન અવસ્થામાં પણ એ પ્રભુની ઈચ્છાને જાણીને એ કર્મ કરતો રહેશે તો ભલે એને ફલ અત્યારે પ્રાપ્ત નથી થયું તેમ છતાં પણ એ અવસ્થામાં પણ એને કર્મ બંધનરૂપ નહીં થાય એવું અહીંયા સમાધાન આપે મને લાગે છે કે આટલું પર્યાપ્ત છે સમય પણ થયો છે આના સંબંધમાં કઈ હશે આવતી વખતે તો કદાચ આપણો નહીં થાય ને હા ત્યારે આપણું સત્ર હશે તો હવે એના પછી આવતા ગુરુ શુક્ર નહીં થઈ શકે એના પછી સારું